ભક્તિ અને મુક્તિ મુક્તિ માટે ભક્તિ કરવી ભક્તિ તો મુક્તિ માર્ગના સાધનો મેળવી આપે ભક્તિ કરીએ એટલે મુક્તિ માટેના સાધનો મળે વિતરાગની ભક્તિ એટલી મુક્તિ માટે થાય કોઈ પણ ચીજનો જે ભિખારી હોય તેનો મોક્ષ માટેનો સત્સંગ કામનો નહીં દેવગતિ માટે એવો સત્સંગ કામ આવે પણ મોક્ષ માટે તો જે કશાનો ભિખારી નથી તેમનો સત્સંગ કરવો જોઈએ ભગતને ભાગે શું ઘંટડી વગાડવાની ને પરસાદ જમવાનો આ તો પોતે ભગવાનના ફોટાની ભક્તિ કરે આ કેવું છે કે જેની ભક્તિ કરે તેવો થઈ જાય આ રસમાણની ભક્તિ કરે તો આ રસમાણ થઈ જાય ને કાળા પથ્થરની ભક્તિ કરે તો કાળો પથ્થર થઈ જાય પોટાની ભક્તિ કરે તો ફોટારૂપ બની જાય ને આ દાદાની ભક્તિ કરે તો દાદા જેવો થઈ જાય ભક્તિનો સ્વભાવ કેવો કે જે રૂપની ભક્તિ કરો તેવો થાય ભક્તિએ તો ભગવાન અને ભક્તનો સંબંધ બતાવે છે જ્યાં સુધી ભગવાન હોય ત્યાં સુધી ચેલા હોય ભગવાન અને ભક્ત જુદા હોય આપણે અહીં કરીએ તે ભક્તિ ના કહેવાય તે નિદિધ્યાસન કહેવાય નિદિધ્યાસન ભક્તિ કરતાં ઘણું ઊંચું નિધિધ્યાસનમાં એક રૂપ જ રહે એકરૂપ જ થઈ જાય તે વખતે જ્યારે ભક્તિમાં તો કંઈ કેટલાય અવતારો ભક્તિ કર કર કરે તો એ ઠેકાણું ના પડે આ કમ્પ્યુટરને ભગવાન માની તેને ખોળવા જશો તો સાચા ભગવાન રહી જશે ભક્તિ તો પોતાનાથી ઊંચા નીચ કરને તેના ગુણ સાંભળ્યા વિના ભક્તિ થાય જ નહીં પણ આ કરે છે તે પ્રાકૃત ગુણોની જ ભક્તિ છે તે ત્યાં તો ચળસ ના હોય તો ભક્તિ કરી જ ના શકે ચળસ સિવાય ભક્તિ જ ના હોય નામ સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ ગુણાકારની ભક્તિ હોય કેટલાક સ્થાપના ભક્તિ કરે ભગવાનનો ફોટો મૂકે અને ભક્તિ કરે તે અને જ્ઞાની પુરુષની ભક્તિ એટલે નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચારેયના ગુણાકાર હોય ત્યારે થાય ભક્તિ અને શ્રદ્ધામાં ફેર ખરો ભક્તિમાં તું શું સમજો હું ખાઉં છું એ ભક્તિ કહેવાય ના આરાધના કરીએ એ ભક્તિ ને પુસ્તક વાંચતા વાંચતા જેના વાક્ય પર શ્રદ્ધા બેસે કૃષ્ણના વાક્ય પર શ્રદ્ધા બેસે તો કૃષ્ણની ભક્તિ થાય જેના વાક્ય જોડે એડજસ્ટમેન્ટ થાય તેના પર શ્રદ્ધા બેસે પછી તેની ભક્તિ થાય બીજાના વાક્ય પર પણ શ્રદ્ધા બેસી જાય તો પહેલાના જોડે એડજસ્ટમેન્ટ ના થાય તે શ્રદ્ધા ડગમગે ખરી અહીં તો નિશ્ચયપૂર્વક શ્રદ્ધા એ પ્રતીતિ કહેવાય